એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નંદિની આવી છે એની બેન મેઘા પણ એની સાથે વાર્તા સાંભળવા આવી છે આવો આવો નંદિની બેન મેઘા બેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે રામાયણ સાંભળજો દશરથ નામે એક રાજા હતા આ દશરથ રાજાને ત્રણ રાણીઓ હતા એકનું નામ કૌશલ્યા બીજીનું નામ સુમિત્રા અને ત્રીજી રાણીનું નામ કઈ કઈ એમ ત્રણ રાણીઓ હતા દશરથ રાજાને હો રામ હતા ને એ કૌશલ્યના પુત્ર હતા લક્ષ્મણ ને શત્રુઘ્ન સુમિત્રાના અને ભરત કઈ કઈના રામ સૌથી મોટા હતા તેમનાથી નાના લક્ષ્મણ તેનાથી નાના ભરત અને સૌથી નાના શત્રુઘ્ન હતા રામને ઘણી વિદ્યા આવડતી તેમને તીર ફેંકતા સારું આવડે વળી પાછા એ બહુ ભલા હતા હો બહુ સારા હતા એ રોજ મા બાપનું કહ્યું કરતા રામની રાણીનું નામ સીતા હતું એક દિવસ રાજા ઘરડા થયા એટલે એમણે રામને ગાદીએ બેસાડવાનો વિચાર કર્યો કઈ કઈ ની આ વાતની ખબર પડી હો એમને તો રામની અદેખાઈ આવી એ કે રામ ગાદીએ બેસે ને મારો ભરત નહીં મારો છોકરો ગાદીએ ન બેસે એવું તો કેમ ચાલે રાણી રાજાથી રીસાઈ રાજાએ તેને ખૂબ મનાવી ખૂબ મનાવી પણ રાણી તો માને જ નહીં એ તો હઠ લઈને બેઠી કે ગાદીએ બેસે તો ભરત બેસે રાણી કે તમે મને બે વચન આપ્યા છે આજે હું એ વચન પાછું માગું છું રામને વનવાસ મોકલો અને મારા ભરતને ગાદી આપો રાજાને આ ગમ્યું નહીં પણ વચન આપેલું એટલે કરે શું રામ વનવાસ ગયા સીતાદેવી તેની સાથે ગયા ભાઈ લક્ષ્મણ પણ સાથે જ હતો આમ રામ લક્ષ્મણ ને જાનકી વનમાં એક ઝૂંપડી બાંધીને રહ્યા ભાઈ ઝૂંપડી પાસે એક દિવસ એક સુંદર સોનેરી ચામડી વાળું હરણ આવ્યું ચરતું ચરતું હો એટલું સુંદર હરણ હતું કે બધા જોયા જ કરે સીતાજીને તો આ હરણ બહુ ગમી ગયું રામ ને સીતા કે એ હરણને મારીને લાવો તો હા નીકર ના રામ તો તીર લઈને ઉપડ્યા પાછળથી લક્ષ્મણ પણ ગયા સીતાજી ઝૂંપડીમાં એકલા રહ્યા ત્યાં લંકાનો રાજા રાવણ આવ્યો બાવાનો એણે વેશ પહેર્યો હતો હાથમાં જોડી હતી અને પગમાં ચાંખડી હતી રાવણ કે સીતાજી ભિક્ષા આપો સીતાજી ભિક્ષા આપો સીતાજી જ્યાં ભિક્ષા આપવા જાય ત્યાં રાવણે એમને ઊંચકી લીધા હો રાવણ સીતાજીને લઈને લંકા ગયો પોતાના નગરમાં હરણ મારીને રામ લક્ષ્મણ પાછા આવ્યા ઝૂંપડીમાં આવીને જુએ તો કોઈ ન મળે બેઉ ભાઈ સીતાજીની શોધમાં ચાલ્યા ઘડીક આમ જાય ને ઘડીક તેમ જાય ઘડીક આમ શોધે ને ઘડીક તેમ શોધે નદી જોઈ નાળા જોયા જંગલ જોયા અને ડુંગરા પણ જોયા પણ સીતાજી ક્યાંય ન મળે હો ભાઈ ગોતતા ગોતતા બેઉ ભાઈ વાંદરા અને રીંછના દેશમાં આવ્યા ત્યાં તેમને ખબર પડી કે સીતાજીને તો રાવણ હરી ગયો છે સીતાજીને તો રાવણ ઉપાડી ગયો છે રામ લક્ષ્મણ ને વાંદરા લંકા ભણી ચાલ્યા લંકા નગરી દરિયાની વચો વચ આવેલી હતી ઓ ભાઈ સીતાજીની તપાસ કરવા ત્યાં કેવી રીતે જવાય દરિયાની વચો વચ પણ વાંદરામાં એક વાંદરો બહુ બળવાનો હતો તેનું નામ હતું હનુમાન હનુમાન કે એ મારું કામ હું શોધી લાવીશ હનુમાને રામનું નામ લઈને એવો તો એક કૂદકો માર્યો કે એક જ કૂદકે આ કાંઠેથી પેલે કાંઠે હો ભાઈ હનુમાનજી અશોકવાડીમાં ગયા ત્યાં એક ઝાડ નીચે સીતાજી બેઠા હતા હનુમાને જોયું તેમની ફરતી કાળી કાળી મોટા દાંતવાળી રાક્ષસીઓ હતી હનુમાનજીએ સીતાજીને રામની વીંટી આપી સીતાજી ને હનુમાનજી વાતો કરતા હતા ત્યાં રાક્ષસો આવ્યા હા હા હા હા ha ha ha ha ha ha ha ha ha ha ha એ રાક્ષસો તો કે પકડો આ રામના ને અને એને બાંધો અને સળગાવો હા હા હા હા હા હા હનુમાનજીને પૂંછડે ગોદડાના ગાભા બાંધ્યા પકડીને અને ઉપર તેલ છાંટું અને પછી સળગાવ્યું પૂંછડું હો પણ હનુમાનજી તો હુક હુક હુક કરતા જાય અને ગામના છાપરા સળગાવતા જાય આખી લંકા ભડભડ બળવા લાગી ઓ ભાઈ હનુમાનજીએ તો આખી લંકા બાળી હનુમાનજી પાછા દરિયામાં પડી ને સામા કાંઠે ગયા રામ લક્ષ્મણ લઈ લક્ષ્મણને લઈને રાવણની સાથે લડવા આવ્યો આખું લશ્કર લઈને આવ્યા લડવા પછી રામ રાવણને જંગી લડાઈ થઈ હો ભાઈ રામે રાક્ષસોને મારી નાખ્યા રાવણના દસ માથા અને વીસ હાથ રામ લક્ષ્મણે કાપી નાખ્યા પછી રામ લક્ષ્મણ ને સીતાજી ત્રણેય જણા વિમાનમાં બેસીને પોતાના ઘેર આવ્યા રામનો વનવાસ પૂરો થયો એટલે એ તો ગાદીએ બેઠા અને ભાઈ પછી તો ખાધું પીધું ને રાજ કર્યું તો ભાઈ આવી હતી આ રામાયણની વાર્તા તમને બધાને મજા પડીને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ભાઈ આવજો